બધા આખા જે દેવના જે જે મહેલો એ બધી શાશ્વતી હોય છે તો બીજા બીજા કેટલાક ડેરા છે તે શાશ્વત રહેશે કેવું જેમ આ મેરુ પર્વત શાશ્વત છે શાશ્વત એટલે અમુક જ વસ્તુ શાશ્વત હોય આ જગત પર બીજી કોઈ વસ્તુ શાશ્વત હોય નહીં એટલે એવા કેટલા ચેતનાલય છે તે છે તે શાશ્વત છે તે ભગવાને કહ્યું છે બીજું દેવ લોકો તો શાસ્ત્ર કોઈ શાસ્ત્ર હોય તો પરિચય જગત કહે નહીં દેવો શાસ્ત્ર દેવ લોકની આપી જાય દેવલોકની રચના છે દેવલોકની રચના છે દેવો ત્યાં આ માટી પડે છે માટી પડે છે પર્વતો બદલાય છે આવું ત્યાં નહીં ત્યાં નહીં આપડે અહીંયા પર્વતો અવસરપેઢી કાળમાં નીચા થતા જાય છે ઉત્તરપેઢી કાળમાં એના પર ઊંચા થતા જાય છે એવું ત્યાં નથી એના પ્રમાણ સરખા રહે છે ત્યાં નથી એવું સમજ ને આ મધ્ય લોકમાં જ એવું છે આ મધ્ય લોક આપણે કહેવાય તિર્યંત અને આપણે બે મધ્ય લોકમાં કહેવાય ત્યાં એવું નથી ત્યાં એવું છે બીજે જ્યાં ઉપર શાસ્ત્ર છે એ શાસ્ત્ર તું જાણવા માટે બોલવું પણ શાસ્ત્ર શબ્દ બોલાય નહીં શાસ્ત્ર શબ્દ એ જુદી વસ્તુ છે એ બ્રહ્માંડ નો આકાર છે એ પ્રમાણે કાયમ માટે આવો આકાર બ્રહ્માંડ નો છે અહીં આગળ નિરંતર બદલાયા કરે હવે એમના દેહ ને શાશ્વત ના કહેવાય એને નિકાસિત દેહ કહેવાય કેવું નિકાસિત નિકાસિત એટલે કેટલાક દેવોના મનમાં ઈચ્છા થાય કે ચાલો મહાવીર ક્ષેત્રમાં જઈને મનુષ્ય અવતાર લઈએ પણ ઈચ્છા થાય કઈ વળે કરી શકે નહીં બરોબર છે શું વળે નહીં અને નરક ગતિમાં બાહ્ય નિકાસિત છે મેવો અને નારકી બે પૂરું ભોગવવું જ પડે છે હવે આપણે આપણું કામ કાઢી લેવાના પાંચ આજ્ઞા ભક્ત દાદાએ આપ્યું છે એમાં કોઈ અઘરી નથી ને આ છઠ્ઠી મિલ મૂકવા જેવી નથી આમાં કોઈ કહે દાદા એકાદ વધારે આજ્ઞા કરી આલો પાંચમાં બધું આવી જશે બધું કે તમે વિચાર્યું ખરું મૂળ જ બે પહેલી જે આજ્ઞા છે પેલું વ્યવસ્થિત બધું પતી ગયું છે ધ્યાન સારું આવી ગયું છે તરત જ આવી જાય છે મૂળ આ જ મૂળ એક શુદ્ધાત્મા જોવો રિયલ ને રિલેટિવ દ્રષ્ટિ અને વ્યવસ્થિતમાં બધું જ આવી જાય છે વ્યવસ્થિત આગળ બધું સમય જાય છે વ્યવસ્થિતમાં બધું સમય જાય છે પછી ફાઇલો કેમ થાય દાદા તો વ્યવસ્થિત માનવા માંડીએ ને એ બોલે એટલે આપણે શાંતિ રાખીએ હિસાબે આપણે જન્મ છે વ્યવસ્થિત તો ફાઇલો નિકાલ કરવાનો તમને હેલ્પિંગ પ્રોબ્લેમ શું કહ્યું હેલ્પિંગ પ્રોબ્લેમ આમ થશે તો શું કરીશું ભૂજ ના પડે આ બધું કામમાં પાંચ વાક્યની બહાર એક પણ ની જરૂર નથી અને પાંચ માં બધું જ આવી જાય છે તમને લાગે છે બરોબર છે આક્રમ ની શોધ છે ને આ તો અક્રમ જ્ઞાન ની જોત છે ધીમે ધીમે ભેગા થઈ ગયા ખરા જવું જ છે પકડવું છે ઘણો ટાઈમ છે ખૂબ સારી પાછી કરાય બોલો હું તમારે તો ભલે ના આવતા હોય બધા આત્મા પામ્યા છે પણ બાવીસ પ્રકારના પરિસર એ કોઈ જીત્યા જ કે છે તો ક્રમિક છે ને એ તો ક્રમિક છે પેલું પૂછે હા કે અમારે બધા જીતી જીત્યા ત્યાર પછી આત્માનું જ્ઞાન થાય ડાયરી જીત્યા પછી આત્માનું જ્ઞાન આપણા મહાત્માને એવું સમજ પાડી આપણે કે રોજ ચાર ગોદડો હોય જતો હતો થોડોક અભ્યાસ સાદગી નું ફીરવાનો કરજે શું કર્યું થોડો અભ્યાસ કરજે હા બધી જાતના અભ્યાસ કરે તારે આ શરીર ને બહુ એ ના કરીએ શું કરીએ સાતા સીડીઓ ના કરી નાખવું છે આ શરીર સાતા સીડીઓ ના કરી નાખવું સમજ ને એટલે અમે કેટલાય વર્ષોથી અત્યારે તમે ગોધડા બે ત્રણ પાથરી સુઈ જાય છે પણ પેલા સાદડીમાં તમે સુઈ જતા બધા આજુબાજુ સાદડી સુઈ રહે છે પછી ભૂવા ભણકાર નહીં કોઈ જગ્યાએ ના મળી તો કોઈ જગ્યાએ ના મળી એવું બને કે ના બને અને પછી ભૂવા ભણકાર નહીં ને દર વખતે હાગડીમાં હોવાની ટેવ પાડી હોય તો કોઈક જગ્યાએ કોઈક કોઈક કોઈક છોકરા લગ્નમાં ગયા હતા કે નહીં ચાર પ્રોગ્રામમાં તમારે છોવું પડશે પછી હું ચાર પ્રોગ્રામ ના આવે આપણા આચાર્ય મહારાજ છે એમને ગોધરા પાસે ઊંઘ ના રાખી રહ્યા કારણ કે એમને ટેવ આ નથી પાડી એટલે અમે તો બે જ આપીએ ટેવ પાડે આજ પાડે નહીં એટલે બાવીસે પ્રકાર જીતી ગયેલા કેવું બાવીસ પરિસર જીતી ગયેલા હા અને આપણું જ્ઞાન જ બધું જીતાડી દેવું છે કેવું છે જીતાડી દેવું છે સમજ પડે ને આપણું જ્ઞાન જ બધું જીતાડી દેવું છે જો ને હા ગજર સુકુમાર બાવીસ પ્રકારના પરિસર જીત્યા નતા તો પેલા સગડી કરી ને તો હું શુદ્ધ આત્મા છું શુદ્ધ આત્મા છું વેચતો નથી જાણું છું જ્ઞાન નિરંતર સુખ નું ધામ છે શું કહ્યું એક વાર એક બાજુ ભડકો કરે તો હું શુદ્ધાત્મા બોલે એવું શુદ્ધાત્માનું બોલવાનું મળ્યું કે જ્યાં એટલે આ કે દાદાજી ધરે લેવો હાથો હાથ ધરસ કરશે શું કહેતો દાદાજી ધરે બોલો ખરા લોકનો રાજી પોતાની કયા પ્રકાર નો ભય આવે એવું લાગે છે તમે શું મને આપવાનું છે તમને મારે તમને સોંપ્યું હવે મારે કોઈ તકલીફ દેખાતી નથી આપેલું એવું હોય છે કે માત્ર પ્રકાર બરોબર છે ભડકાટ ના રે હડકાટ પણ મારે ભડકાટ ભડકાટ કશું મારે એવું સુંદર છે જેટલું તમને હાંફતા આવડ્યું એટલું જેટલું હાંફતા આવડ્યું હાંપી પછી ખાવડે ટેબલ પર નિરાતે બેસી જમવાનું કોઈ બાપો એ વળતા નથી ઉપરી છે જ નહીં હું આ ઉપરી હતી ભૂલ્યો હતી અને બ્લન્ડર બ્લન્ડર દાદા તોડ્યા અને ભૂલ્યો આપણે જોયું પડશે થોડી ઘણી કોઈ દાડે પહોંચાડતા દેખાય છે હા શરૂઆત થઈ છે શરૂઆત થવા બેઠી છે અત્યારે કોઈ આચાર્ય ભારત હોય કે તમે જ્ઞાન લાગ્યા પછી પ્રતિક્રમણ ચાલુ કરો છો પણ આક્રમ માર્ગ છે એટલે આપણે શું કરવાનું તમારે નહીં કરવાનું પોતાને તમારે ગીધલાલ ભાઈ કહેવાનું કે ગીધલાલ ભાઈ તમે આ અતિક્રમણ કર્યું છે માટે પ્રતિક્રમણ કરો શું કહેવાનું આપણે ચોખ્ખા કરી કેવું બાજુ રોજ નિમિત્તે એનો એ છે નો રોજ ઉભો છે હા ગીધર નામનો લોચો ઉભો છે એને હજુ શું કરો આપણે આ દાદા ને વિધિ કરે છે આત્મા નથી વિધિ કરતો આપણે ગીધર ને કહેવાનું દાદા ને વિધિ કરી બાબા કરવાનું છે આજે આજે દાદાની વિધિ કરી કેવી કરી કેવી નહીં બધું આપણે જાણ્યા કરવાનું નિરંતર જાણવું એ આપણું કામ અને નિરંતર કરવું એ ગીધલ કામ શું કહ્યું જાણવું એ આપણું કામ ને નિરંતર કરવું એ ગીરધરલાલ નું કામ ગીરધરલાલ ન કર અને આપણે ન કર આપણે સારું જવું તો સેટ થઈ ગયો હા મહારાજ ના મહારાજ ના પણ આપણે તમે દાદા મળ્યા છે આપણને બે ટેબલ તો વાપરો રહ્યું શું કહ્યું ટેબલ લગાડો પેલા કબીરે કહ્યું ખા પી ખીલાય દે ચલતી વખત રે નરો સંગ ન ચલે બધા શું કે ચલતી વખત ચલ રે નરો રે નરો સંગ ન ચલે માટે તારી પાસે બહુ બધામાં ભેગી થઈ હો તો તું ખાય બાકી રાતે પછી પી કે છે ચા પાણી પી થોડા લેમન પી દારૂ ના પી થોડા લેમન અને પછી ખીલાય દે બધાને વધારે વધે ખીલાય દે ચાલતી વખત રે નરો સંગ ન ચડે બધા અનુભવ કહીએ છીએ આવું શીખજે કે તે અમને પકડી લીધું હવે કામ જ આ કાલે છે તે અહીંયા આગળ દોઢ બે કલાક ચાલી ને અરે તાણી જાય જો એટલે પછી મેં નીરુબેને કહ્યું મેં કોઈ એમ કરજો ને મને જરા ઓછું બોલવાનો પ્રસંગ રાખો ને કે વધારે પૈસા ખર્ચ ના થાય દાદા વધારે બોલો કે પાંચસો ની વપરાશે બોલી સમાધાથી કહી છે કાલે પાણી વપરાઈ ગઈ ને એવું રોજ રોજ વપરાયા કરે એ બધા બે બે ગાડીઓમાં મારા ફરતી ભેરા માર્યા જ કરે અને હજુ તો કે છે કે આ બીજી મોટી ગાડી લાવી છે દાદા માટે બેસતા આજે કહેતા દાદા માટે બેસતા એક ગાડી નવી લાવી પછી તરગર કે છે આ દાદા ખાતે ગાડી રાખો તમારી પાસે ના ભાઈ એવી રીતે અમારા દાદા ના પાડે કે અમારી પાસે ગાડી છે પણ તમે ભેરવો ભાઈ દાદા ખાતે એટલે આખો રાતે દસ વાગે સાડા દસ વાગે મૂકી દરરોજ ત્યાંથી દરરોજ સાડા દસ વાગે મૂકી દસ ચાર વાગે છે મૂકીને પછી ઘેર આવીને અગિયાર વાગે તપસે અને ત્યાં આગળ ઘેર ઘેર ઉતરતી વખતે ઉતરે એટલે નીચે ધૂળ એ ધૂળમાં છે સાષ્ટાંગ દંડવત પ્રણામ કરે તે આટલી ચાલી વર્ષ જોયા કરે કે આ શું શિક્ષા કરી રહ્યા છે એમને લૂંટે છે દાદાને ઘરે દાડે લૂંટે તને બધાને એકતા લૂંટી જાય તો તમને કશું લેતા ન આવડ્યું લૂંટવા જેવા એક દાદા એવો અનંત પ્રકારનો કુબેરનો આખો કુબેર છે પણ લૂંટતા આવડતું નહીં ને થાય આખો કુબેર છે જેને જેટલું આવડે લૂંટી જાય શું અમારે તો બધી છૂટે થાય <laughs> નથી કરવા જેવું હવે આપણું જ્ઞાન માણેકલાલ સર્વ સર્વ સમાધાની જ્ઞાન કહેવાય છે જ્ઞાન ચોવીસ તીર્થંકરોનું સિક્કાવાળું જ્ઞાન કેવું જ્ઞાન સમાધાન આપે જ્ઞાન ચોવીસ તીર્થંકરોના સિક્કા એનાથી સંકલ્પ વિકલ્પ ઉભા ના થાય એ ચોવીસ તીર્થંકરોનું સિક્કાવાળું વિતરા જ્ઞાન છે હવે તમને એમ ખાતરી છે સમાધાન આપે એવું જ્ઞાન છે ને તો ઉપાસરામાં જવાયું તો વ્યવસ્થિત છે જઈને તમારા માધવને કંટાળો નહીં લાવવાનો ઉપાસરા ઉપર કારણ કે એ હતું તો આપવાને અને આગળ કયું પગથિયું હતું એ જ પગથિયું હતું હા અને એની આગળ થતે વખતે ચાર વર્ષ ગયા તે શું નામ હતું કાર્લા કાર્લા કે કારણ કે એ એક ડાક્ટર છે ને અમુક ના બહુ પડકેલા ગોળો હોય એને ખબર સાંભળી આમ ધારા પાડ્યા બહુ ભડકેલા માટે જોઈએ તો ખરું ને હા ભડકેલા ઘોડા પડે હા બરોબર પછી ધારા પાડ્યા પછી પાછો અહીંયા આગળ છે તે ઉપાસમાં બેસી શકાય ને બેહાય ને એ ટાળા પાડે થોડા ઘણા તાદરી પાસે બેહન શક્તિ આવે ઉપાસે દાદાનું જ્ઞાન પ્રાપ્ત કરવાનું એટલે એ રજનીતે ખોટું નહીં કરતા બહુ જે ભડકેલું હોય એ તો અહીંયા આગળ શહેર બજાર ભડકેલો હોય બીજે ભડકેલો હોય તો જોયું મિશાથી પણ મિશાથી ભડકી ગયેલો હોય તો એટલે ચિત્તની એકાગ્ર થાય જ્યાં ચિત્તની એકાગ્ર થાય તો સાતા વળે શું વળે સાતા વળે ચિત્ત એકાગ્ર થયું ગમે તેમાં પછી નાટક હોય કે સિનેમા હોય પણ જો એકાગ્ર થયું તો સાતા વર્ગ અને ભડકાટ ઓછો થાય દાદા એમ ચાર ભડકાટ ચાર વર્ષ પછી શું કરતા તો આગળ જઈને બે કલાક કરતા પરિચય કર્યા જ દીધો હતો પૂછીએ વાંચીએ એમને પરિચય ક્રાય કર્યો હતો એમને ઘણું પૂછ્યું છે આપણે પુસ્તકો બહાર પીડા આપણે મારી શરૂઆત બી કરતી હતી એટલે પહેલું તો એમના વ્યાખ્યાનો સાંભળતો એ સાક્ષરો સાંભળવામાં જીભડે કાનને બહુ મજા આવશે કાન એટલું સુંદર નાના સાંભળવાની મજા આવી ગઈ હા સાંભળવાની સાંભળવાની હા નાના નાના દ્રષ્ટાંતો આપ્યા કરે દ્રષ્ટાંતો આપવાની શક્તિ એમનામાં ઘણી નાના દ્રષ્ટાંતો નાના નાના દ્રષ્ટાંતો આપવાની શક્તિ બહુ એટલા બધા સુંદર દ્રષ્ટાંતો આપે આપણને ગમે કે બરોબર છે આ છે એમાં ત્રણ ચાર વર્ષ પછી એમણે એક પુસ્તક બહાર પાડ્યું સંભોગ છે સંભોગ સે યોગ એક પુસ્તક આપણે બહાર પાડ્યું સંભોગ સે યોગ ના એટલે આપણે ત્યાંથી અટી ગયા કે ભગવાને નવ વાડ કીધી છે અને આપણે કઈક બીજું કીધું એટલે આપણે પછી મૂકી દીધું ત્યાંથી પડવા જેવું નથી બધા બધા ઉતરવા જેવું હા એ બરોબર છે આપણે તો વિતરાક સંબંધી કશું કહેતા હતા આ વાત વિતરાક સંબંધી વાતો આવે કરી એમની પણ એ એમની રીતની મહાવીર વાણી છે બધી ઘણી પુસ્તકો બહાર પાડ્યા એટલે ભગવાન પણ ભગવાન તો એમને એમની રીતે બધું લખ્યું છે પણ પછી મેં સમાધિ રહેતી હતી સમાધિ તો ક્યાં રહી છે કોઈ ઠેકાણું નથી રહી દાદા આટલા વરામાં આ ચોપન બહુ ચાલે છે જે પણ વરા નથી રહી આ પંદર ની પહેલા જતી રહી આ અહીંયા આપણી થોડીક રહી છે બધા સમાધિ વગર જ જે જ્ઞાનથી સમાધિ થઈ ને તે જ્ઞાન આપણે કામ કરી દેવું બરોબર છે સમાધિ જોઈ નથી જઈએ કોઈ કાળે નથી જોઈ અને તરફડાટ કોઈ કાળે મટ્યો નથી માછલીને જેમ તરફડાટ બહાર પડે છે એમ તરફડાટ કરે એવું અનંત કાળથી જ્યારથી આ દેશ ધર્યો છે દેહ નહીં એટલે જ્યારથી આદિએ છે કે આદિ અનાદિએ છે ત્યારથી તરફડાટ મટ્યો નથી મૂર્છિત થયો છે મૂર્છિત મૂર્છિત બરોબર નગરમાં બેન્ડ વાગવા વાગે જમવાનું સરસ દેખાય વરરાજા બળ બમ જેવો દેખાય વરરાણી બરોબર ભાઈ બમ જેવી દેખાય તો મૂર્છિત થઈ જાય પણ એના નહીં સાતા ઉત્પન્ન ના થાય ત્યારે પણ તરફડાટ માટે નહીં અહીં તરફડાટ બની બરોબર છે એટલે તરફડાટ મટ્યો તો જાણવું કે આપણને મોક્ષ માર્ગ મળી ગયો મોક્ષના દરવાજા ઘૂસી ગયા ઘૂસી ગયા દરવાજા ની માય ઘૂસી ગયા આ દરવાજામાં કોઈ ઘૂસેલો નહીં દરવાજાની માણી કરી ગયા દરવાજાની બધા માઇનસ વાળા આવી પકડે હાથ ચાલી રહ્યા તેથી કરીને આપણે સ્થાનક વાસીમાં કશું આપણે ત્યાં જઈએ બેસતી વખત જવું બને ને તો વ્યવસ્થિત છે ને છે પણ આપણું જ્ઞાન તો દરેક વખતે હાજર રહેવું છે સ્થાનક વાસી મજા આવે કે ભાઈ મજા આવે જ્ઞાન મારી પાસે રહેવું છે સંદાસમાં રહેવું છે નહીં સંદાસમાં નિરંતર રહેવું છે કેવું કારણ કે સંદાસ સંદાસમાં તો માણસને નહીં કર્મ કર્મ નિર્જરા થાય છે ને બે કર્મ ની નિદ્રા થાય છે બે કર્મ ની નિદ્રા થોલ થોલ કર્મ થોલ નિદ્રા થાય છે તે કે જરાક ઠીક લાગે છે અનુકૂળ લાગે છે કે વધારે સારું છે અને આપણે તો એવું નહીં આપણે તો આત્મા જુદો ના જુદું એને શૌચાળ શૌચ ના હોય શું કહે શૌચાળ તો દેહ ધર્મ પાલતો હોય દેહ ધર્મ દેહ ધર્મને નાવાનું ધોવાનું બધું ને પણ જે સ્વધર્મ આવ્યો આત્મા ધર્મ આવ્યો છે આપણે નાવું ધોવું તો શાના માટે પડે છે વ્યવહાર માટે વ્યવહારમાં તમે નાયા ના હોય તો તમારું શરીર હોળે ત્યાં પાડે એવું કોઈ ભૂખ ના પાડે ભૂખને દુઃખ ના થાય આપણાને મેસે એવી રીતે નાવું ધોવું અને પટિયા પાડવા શું કહ્યું પટિયા ના પાડવા બીજા ઉભા દેખાય દુઃખદાયી થઈ પડે આમાં તકલીફ પડે કારણ વગર પડે આમાં કઈ કામ વાળા લાગી બઢિયા બઢિયા વાંધો નહીં આપણે કઈ લોજ નથી કરવાનો લોજ કરનારા ભલે કરે એમને ઇનામ વધારે મળશે આપણે ઇનામ નથી જોઈતું લોજનું ઇનામ નહીં જોઈતું આપણે નું ઇનામ તમારે જોઈએ કઈ માનલા ના એ એ તો જય સચિદાન જય સચિદાનંદ ભરી સેવા કરી છે નાની પડવા મળી મોટી રૂમ કહેતા હતા પેલા આ રૂમમાં હતો તે નાની પડી થોડો ઘણો કે એવા તો એવા તો શું મય કર્મના ઉદય લાયા કે મય આપણને આ ને બેસવા નથી દેતો શું દાદાની આજ્ઞામાં રહેવાના માટે ઘરના ઉદય ઉદયમાં ક્લિયર જોઈએ ને ના જોઈએ હે નહીં તો એક કલાક શાક લેવાનો ટેવ પાડવી એ જાતે માર્કેટ નજીકમાં હોય ને ત્યાં ઘોરી જાળતા હાડતા હાડતા જોતા જોતા સુધાર્થમાં જોતા જોતા જવું એક શાકવારી ભેગી થાય ત્યાં એના સુધાર્થમાં જોઈને કેવું કે ભાઈ થોડા પરવડ ગોળ્યા અને પાછા લઈને પાછા એના યોગમાં પાછા તે કલાક કાઢી નાખો આ ઉતાવળ કરે કેમ આટલી બધી વાર થઈ સામાયિક કરતો હતો હેડ તો ચાલતો સામાયિક તક ના એ પુણ્યા તારક સામાયિક કારણ કે આવું સામાયિક હોય ને હેડ તો ચાલતા ભગવાન એ વખત ભગવાન માવી રહે હા દાદા એમાં શું રહે છે સમજાવો જરા એનું ને ભગવાને જ ને શુદ્ધ સામાયિક આ જેવું તમને આપી દે ને એ તમે એ દિવ્ય શક્તિ સાથે નું સામાયિક કેવું પચાસ મિનિટ એમ જ રહેતો હોય છે ધંધો જ રહે ધર્મ નહીં ધંધો એ પુણ્યનો આ પુણ્યો બનાવી એમ કે છે કે પચાસ મિનિટ સામાયિક એમ જ રહ્યા કરે સ્વભાવક એ ઘરમાં રહે બહાર ફરે તો પણ એ સામાયિક અને શુદ્ધ પેલી દ્રષ્ટિ કરી ને એટલે દ્રષ્ટિના આધારે અને સામાયિક હતું કેવું હતું દ્રષ્ટિના આધારે દિવ્ય ચક્ષુના આધારે દિવ્ય ચક્ષુ ભગવાનના કાળમાં ગમે ત્યાંથી દિવ્ય ચક્ષુ પ્રાપ્ત કરી આવ્યા અને ધંધો શું હતો કે પેલો વેપારી પણ વેપાર શું કરે કે રૂ લઈ આવે મોટું પોટલું માથે બાંધી લઈ આવે પણ માથે લઈને આવ્યો હતો એનું સામાય જ ના જાય એવો પાકો અને પછી ઘેર આવીને એને જરા પેલું એ કરે ચોખ્ખું કરી પેલું ભાઈ પેલું આમ તારા ખેંચે છે પીઝાના જરા પીજી નાખે પીજી પેલી તરાક છે ને બીજી રીતે અને પછી આમ વળી વળીને આપણી આપણી પૂર્ણ કરીને પછી પેલા એને વેચે એટલે પુણ્યા સાવાય કેવાતા હતા શું કેવાતા તે તે સાથે એનું સામાયિક એક વેચાતું લાવવાનું કહ્યું તે મહારાજ થી બન્યું નહીં શ્રાંત મહારાજ પેલા પુણ્યા ને ટડકાયો ના એક તો આલુ પડશે મારા રાજ મારું છું નહીં તો તને આમ કરીશ ને તેમ કરી નબળાયો તારે કે આલીશ કે છે કે કિંમત તું લઈ લેવાનું કહી દે કારણ ભગવાન કહે છે હું મને કિંમત ના આપવાનું ભગવાન પાસે ગયો કે મને તો આપવાનું કહ્યું છે મારે વાંધો નથી હવે મારું નરક ગતિ ગઈ કે છે ના એની કિંમત ભગવાન તમને તમને હોતું છે તમને તમે કહી દો ને કે છે કિંમત એ જાણે કેટલા કપાય ભાઈને આપવાના એક ગામ અપાવે છે પાંચ ગામ અપાવે છે સમજે ને ભગવાને કહ્યું તારું રાજ દલાલીમાં જાય કે અને આમાં ત્રણ ટકા દલાલીમાં તારે ત્રણ ટકા બીજા કઈ જાય આપું આટલી બધી કિંમત આ સામાયિક વિશે માટે લાભ ઉઠાવો સામાયિક કરતી વખતે સમાધિ સરસ રહેશે ને હવે એનો આમાં હેલું છે અઘરું નથી આમ બેહવાનું નથી મેં તો કહ્યું સીસી જોવાની કઈ કઈ છે જો બેહવાનું કઈ વાત નથી તો અમે સીસી જોજો કર ક્યારે ઉઠીએ ક્યારે ઉઠીએ હા બાપજી હું જતા હતા પ્રેરણા કરતા બાપજી આ સીસી જ કરતો સીસી તો નીકળી ગઈ દાદા હવે ઘડિયાળ ઉપર જ હું બ્રાહ્મણ છું કે છે પહેલેથી જ કે છે ધ્યાન કરતો આવ્યો છું અને અત્યારે ધ્યાન કરું છું મને સામાયિક ની ખબર નથી સામાયિક તમારે સામાયિક નહીં સામાયિક એટલે શું આ અહીંથી મારે બે વી પોઈન્ટ છે ને એ જોતા જોતા જઈએ શાક લેવા તે કોઈ ગધેડું બધેડું કશું ખોડીએ નહીં બળદ જતો હોય બીજું જતો જીવ માત્ર જીવ માત્ર જોતા જોતા જવું આજ્ઞાપૂર્વક ના આજ્ઞાપૂર્વક પાછા આવ્યા તો એક તો ઘરના માણસે કહ્યું શાક લ્યો તે આપણે ચાલી લઈ આવ્યા જો પૈસો ખર્ચ થયો નહીં અને બીજું શું ફાયદો થયો કે દાદાની આજ્ઞા પાડી શું પાડે દાદાની આજ્ઞા પાડી ત્રીજો શું ફાયદો થયો કે સામાયિક થયું ચોથું શું થયું ફાયદો હતા કે સામાયિક નું ફળ મને સમાધિ રહ્યું તમે તમને રહેશે ને બરોબર એટલે આ આજ્ઞા પાડજો એક કલાકે છેવટે કાઢજો ને ના નીકળે બહુ સારી ચીજ દાદા આજ્ઞા પાડશો તો પતી જશે તમે તમને ખબર પડશે ને તમે આજ્ઞા પાડી અમારે એટલું દાદા ખબર પડી ગઈ કે અમારે એટલું કે હવે અહીંથી કઈક મોક્ષ માર્ગ ને જે પામી ગયા છે આજે મોક્ષ મોક્ષમાં બીજનો છત્રમાં તો આમાં ગઈ નહીં ઉગ્યો છે પણ બીજના પછી સ્થિર થઈ જાય સ્થિર થઈ વાત થઈ કોને આમ થાય એટલે પૂરું થઈ જાય ગેસ છે એવું આપણા અનુભવમાં આવી ગયું ગેસ છે એવું અનુભવમાં આવ્યું માટે આપણે કામ કાઢી લો અને અમે જે લોકો માટે બોલીએ એવું બોલવાનું તમે શીખશો નહીં કારણ કે અમારું અમારો વ્યવહાર નિશ્ચય અને અમારું તો બહુ જાગૃતિ બહુ જુદી જાતની હોય અમારે ઉપયોગ જ જુદી જાતનો હોય અને પાછા અમારી વાણીના માલિક અમે નથી હોતા કેવું તમારી વાણીના માલિક તમે નથી હોતા ક્યારેય પણ માલિક અમે થતા નથી માટે વાણી પરાશ્રિત છે શું છે પરાશ્રિત છે હા માટે ગૌના પાંચેરી હોય તેને પાંચેરી વજન જેટલું લાગે છે અને હાથચેરી હોય તેને હાથચેરી જેટલું એટલે જેટલું જેટલું લોડ હોય છે એટલું કાઉન્ટર લોડ આપે છે વાણી એટલો જ આપે બરોબર એટલે હું જોયા કરું કે કેમ આ મહારાજ સાહેબ ના તરફ બારમણ નો પથરો મારે છે મહારાજ સાહેબ બારમણ ના હોય એટલો આખો માર્યો બારમણ હતા હોય એટલો માર્યો એવું છે હું આગળ હું જોયા કરું છું મારી ઈચ્છા નથી કે મને તો એમ જ થાય છે કે આ કરે જ્ઞાની ની હટાત ના કરી તો ક્યાં જાય ભાઈ હારે ને અમારી અમારી વાણીમાં સાકાર ના હોય અમારી વાણી સાકાર હોય કોઈ જીવનું કિંચિત માત્ર પ્રમાણ ના એવું હોય પણ પૂજો વારે છે એટલું જ અમારે ભાગે આવ્યું છે બધા શું થાય છે પૂજો અમારો હળાઈ ગયો છે એ ઋષભદેવ વખત નો પૂજો પડ્યો છે તો કોઈ કાઢ્યો જ નહીં તીર્થંકરો કાઢે નહીં આ તીર્થંકરો તો ગરમ કહેવાય ગરમ શરીરી અને જ્યાં પગલું પડતો તીર્થ ઉભા થાય એવા તીર્થંકરો એમને તો આ પૂજા પાડવાનો હોય જ નહીં પણ આ ગણધરો એ કાઢ્યો નહીં શું કહ્યું અને મારે ભાગે આવ્યો ઘણું ત્યાં ઋષભદેવ ભગવાનને કહ્યું ભગવાન મારે ભાગે પૂજા હોતા કે છે તો પૂજા તો કાંઈ શીખવો જ નહીં ને ભગવાને બહુ રાજી છે બધા દેવલોક રાજી છે સમજ પડે ને આ જગતમાં એક જીવને તરફોડીને કોઈ મોક્ષે દઈ શકે નહીં એટલે આપણા આપણો તો આચાર ધર્મ કેવો થયો ઉત્પન્ન તે જાણો થયો કવિરાજે શું લખ્યું કે જીવ માત્ર ને આપણે વંદન કર્યા કેવું કર્યું જીવ માત્ર જાતે એવું કર્યું કારણ કે ગમે તારે કોઈ સાધુ મહારાજ મહારાજના સંગથી વિરાધના તો કરી દેશે આ જીવોની દેવીઓની વિરાધના કરી છે બીજી વિરાધના કરી છે મારા આમાં નથી માનતા અમે આમ કરીએ છીએ બધું બનેલું કઈ બનેલું બધું જ દાદા એટલે હવે આપણે બની ગયા પછી મૌન રહીએ તો પેલાનો પ્રતિક્રમણ થયું ના કહેવાય શું કહ્યું પ્રતિક્રમણ થયું ના કહેવાય ત્યારે આ જાતના પ્રતિક્રમણ તરીકે આ પદ મળે બોલજો બોલાવો એ પદ ખાસ બોલજો નું પ્રતિક્રમણ થયા નું પ્રતિક્રમણ એટલે ભેગું ભેળું માત્ર માં બોલી ગયા ને તે આપણે શુદ્ધાત્મા નમસ્કાર નહીં કરતો જે બોલે છે તેની પાસે કરાવીએ કોની પાસે કરાવીએ છીએ આપણે જાણીએ કે આ બોલનારાએ આટલા આટલા બધાને નમસ્કાર કર્યા નમસ્કાર કર્યા એટલે એ લોકો કહે છે ભાઈ આ તમને અમે લેટગો કરીએ છીએ શું કે લેટગો કરીએ છીએ તમે અમને એમ કહેતા હતા ને કે અમે નથી પણ કેમ કે છે ટકા ભાઈ સારા જાણતા નતા એટલે એમ કહેતા હતા તમે નથી અને એ સાધુ આચાર્યના સંગથી એવું અમે કહેતા હતા કે તનહારન દર્શન કરવા થે મે મથ્યાબી થઈ ગઈ જો પણ આ તાકે મે સકિતિ મે મથ્યાબી થઈ જવાના થા સંકિટી હોય કે નહી કે કે મથ્યાબી થી જો બોજેની ના હું કઈ ન વેરા તો ચડાવું મિત્રાગો આપો નતી મુદ્યાલે મિત્રાગો જે કહેતા દયા છે તેવા દર્શતા નથી અમાર નીડર થી ભર્યા છે જે કહેતા મિત્રાગો દર્શતા હતા જે શબ્દ બોલતા મિત્રાગો દર્શતા કે આ લીડર થી બોલતા દાદા સંકિતના પાંચ અતિચાર એમાં શંકા શંકા પર પાંચ એક આખો અતિચાર આવે એ શું એ સમજાવો સંકિતના પાંચ અતિચાર ભગવાને સંકિતના પાંચ અતિચાર કીધા છે એમાં પહેલી શંકા બીજી શંકા ત્રીજી વિચિકિત્સા ત્રણ તો બરોબર છે પર પાંચ અને પર શંકા પરપાસંડી પ્રશંસા એટલે દેવ દેવ લોકોની સુખની ઈચ્છાઓ કરી બરોબર છે કંખા ઈચ્છા કઈ પણ આકાંક્ષા રાખી એને કંખા કઈ ભગવાન પછી વિતિક ઈચ્છા હે વિતિક ઈચ્છા એટલે એના એના તરફ

ના ના એનો અર્થ આપણે સામાન્ય રીતે આપણે આ કરીએ છીએ કે પારકા ધર્મની પ્રશંસા પરધર્મની પ્રશંસા એ જ પરધર્મની પ્રશંસા અમે એ કરીએ છીએ તમે શું કરો એ જાણવું છે પરધર્મ સમજ્યા નથી આ લોકો બરોબર છે જો સ્વધર્મ ને પરધર્મ સ્વધર્મ ને પરધર્મ જો વિતરાગો માનતા હોત ને તો તો બધા ધર્મ એમ કે આ બધા એ શારદાર વાણી હતી કોઈ ધર્મ એમને સુધા કયા નથી બીજા ધર્મ એમને કહેતા હતા કે આ જઈ નાખો પણ એ વિતરાગો કોઈ દાડો આ બીજા ધર્મ જુદા કયા એ તો એવું કહેવા માંગે છે કે જેને જે બુદ્ધિમાં ના સમજાય અવળું હોય અને અવળાને ધર્મ માની બેઠા હોય એ અવળું છે ધર્મ રૂપે ના ઉત્પન્ન થવું જોઈએ શું કે છે અવળું ધર્મ રૂપે ઉત્પન્ન નહીં થવું જોઈએ અવળું ધર્મ રૂપે ન હા જેમાં ધર્મ છે તે કહે છે ભાઈ આ બકરા નામાં હોમું કરો યજ્ઞ કરો હવે એ એને એ બધા પરધન કોને કહે છે કે આ દેહ ધર્મ છે ને દેહ ધર્મ એમાં આત્મધર્મ નો છોટો નો હોય એને ભગવાન પરધર્મ કહે છે આત્મધર્મ નો છોટો નો હોય પરધર્મ એટલે આમ ભગવાને એટલું સુધી કહ્યું છે કે પરધર્મ ના બધા પુસ્તકો વાંચ્યો તો દાદા દાદા આઠ જ્ઞાન અંદર જે આઠ આપણે મતી સુદ ને અવધિ વિભંગ જ્ઞાન કોને કે તો પછી વિભંગ જ્ઞાન નો લોકો આવશે ને પછી વિભંગ જ્ઞાન કોને કહેવાય હા વિભંગ જ્ઞાન છે તે આ જે વિમતી એટલે કુમતી કહેવાય છે ને કુમતી તે જેનાથી ઉત્પન્ન થાય કુશ્રુત કુશ્રુત કુશ્રુત બરોબર છે એનાથી કુમતી ઉત્પન્ન થાય અને કુમતી વિભંગ જ્ઞાન ઉત્પન્ન થાય ને બરોબર છે તે આ વિભંગ જ્ઞાન અહીં બધે વર્તે છે શું વર્તે બધે વિભંગ જ્ઞાન વર્તે છે વિભંગ જ્ઞાન વર્તે છે આ જે જ્ઞાન હોય ને કેટલાક જ્ઞાન જ્ઞાન થઈ રહ્યું છે તે સર્ચિંગ નતું વિભંગ જ્ઞાન સર્ચિંગ બે વર્ષ પછી લઈ શકે એમ દેખાતું હતું પ્રત્યક્ષ એનું શું કારણ જ્ઞાન હતું એવું આ અભિજ્ઞાન છે એ સમ્યક બુદ્ધિવાર ને સમ્યક સમજણવાળાનું થાય આ મિથ્યા સમજણવાળાનું થાય કેવું આત્માનું લાઈટ તો બે કરે કામ કરે અને એ એનું જે સંકેત લઈ જાય એ છે ને એ તો એ શબ્દ બધા સમજવા જેવા છે ભગવાને જે ના કર્યું છે તો કરવા જેવું છે જ નહીં પણ આ લોકો સમજ્યા આવું કે એ શું કરે ભગવાન સમજાય છે તમને આપણે ભગવાને એવું નથી કહ્યું તમે સરખોડ મારજો આ દેવીને પૂજા નહીં આપણાથી શું મૌન રહેવાનું શું કહ્યું અને મૌન ના રહ્યા વ્યવહારથી જય વ્યવહાર આવે જ્યાં વ્યવહારના ઝઘડા હોય ને ઉદાર આપડે એ ઉકેલ લાગીએ એટલે આમાં વિરોધી નથી પણ હું તો અહીંયા આગળ તો સોળ તીર્થંકર બહાર ના ભવાય એવું છે આ જગ્યા બરોબર તીર્થંકર ભાવ ના હોય તો ઉત્પન્ન થાય એ જગ્યા છે આ જેને આત્મા સંબંધી શંકા ગઈ એને આત્મજ્ઞાન પામ્યું શું થયું પ્રમાણ પ્રમાણ આત્મા સંબંધી શંકા ગઈ આત્મજ્ઞાન પામ્યું આખું જગત સંદેહમાં ફસાય અને બીજા શબ્દોનું તમે નહીં સમજાય કોઈ ખરો એ સંકેત નહીં છે આ વિરોધ સંકેતમાં આના એ અમુક આના આચાર ના હોય એમાં શું કહે છે અતિચાર કહે છે ને એ બધા હું તમને સમજાવીશ એ બહુ સમજવાની વાત બહુ સુંદર ભાઈ ભગવાન તો બહુ સુંદર કહેવાય પણ લોક અવરું સમજે કે ભગવાન શું કરે છે શું કહે છે લોક અવરું સમજે એમાં શું કરે અરે આપણે તો કેવું રાખવું સંભાવ નિકાલ કરવો છે શું કરવું છે આપડે સંભાવ નિકાલ કરવો છે આપણે નથી ગ્રહણ કરવું નથી ત્યાગ કરવો ત્યાગ તો તમે સમજાવી દીધું મૂર્છા બાકી કઈ કરવું નથી ગ્રહણ સમજાવી દીધું નવું ગ્રહણ કરવું નથી જૂનો ત્યાગ કરવો અને થોડા ગ્રહણ કરવાનું હવે નિકાલ કરવામાં શું વાંધો છે વાંધો કરો એટલે અમે બધાને ત્યાં પીડી છીએ કારણ કે જગત કલ્યાણ કરવાનું આપણું મેઇન છે તો આપણે દર્શન કરીએ ને તો આપણે આત્માને કશું વટવાનું નથી જગતનું કલ્યાણ થશે અમે મહાદેવજીને જેવી બોલીએ છીએ કેમ આમ શું બોલે છે ત્રિશુર છતાય ત્રિશુર છતાય જગત જેર પીનારો ત્રિશુર છતાય જગત જેર પીનારો શંકર પણ જને મેળ કંદ મુજરો શંકર પણ જને મેળ કંદ કોઈ દળો નીલકંઠ બોલ્યા નથી આ નીલકંઠ પહેલી વખત બોલે છે બોલે એટલે રોગ ના કે કોઈ ગંત કરવું હશે સાચું છે તપાસ કરીને આ ગ્રંથ શકે અને તો દર્શન કરી જાય નીચે છે ઓફિસ મહાદેવજી ઓફિસ ને ઉપરથી ઓફિસ માં ઉપરથી દોઢ ધામ કરી માણસ કરી ગયો આવું બધાને આપે જાતે નથી તારે કેટલું કેટલી જવાબદારી ઉપર બોલવાનું પર જવાબદારી કે જે તે જવાબદારી અને કૃષ્ણ ભગવાન મંદિર હોય તો બોલીએ છીએ શું કહે છે ગોકુલ પીતો મનાથ પૂર્ણ ચર્ચ આ ભૂતો નામ નથી કારણ કે એમની જમાત પાછી જમાત માલુમ સારી નહીં પડે

એ તો બરોબર જે સ્વરૂપે તે સ્વરૂપે ખુશીને જે ખુશી રહેતા હોય ને તે ખુશીને કોઈ ઉગ્ર થઈ જવાય કે આ ખાલી ખુશી બહુ ખરાબ એવું ઉગ્ર થઈ જવાય

આ સમજાય છે બહુ ઝીણી વાતો આપણે નહીં બધા આ ટાંક્યું સાથે કેવો આવે છે આપણને મારી આજ્ઞા જેમ વધારે વિષય પડાવે છે તમે એનો સાથ જોજો નથી આપણને ક્ષણે યાદ નતા એક ક્ષણે એની મેળો લક્ષા પૂછે એમને હું સુધાર થાય છે લોકો એવું આપતા આપણે પેલી મેળે ઊંઘવા જાગૃત કરતા આવે આપણને નથી પડી બહુ લોબી તો આગળ થયા દાદા લાગે અને એવું કઈ જરા એવું કઈ જરા આપણે કરે આ વખત માં હજાયા આ ગુનો દાદા ગુનો ની પૂજા કરી અને બધા પૂછવામાં છે બરાબર તમને કરતા આ બધા ખરાબ બાપ કોઈને ભગવાન ના માલિક છે અને છતાં ઘર કેટલી અઢાર કીધું એટલે હતા અંધારે આવ્યા પાણી કેટલો માલ ભર્યો છે તમે કહ્યું અને દાદા હમણાં તમે તમને રિવિંગ કરવું નહીં કરવું ચલો વળે જો ડિસ્ટર્બ કામ રોજ પ્રણાલી એ પણ બોલતા હતા વસ્તુ નથી કોઈ પણ જૈનના કોઈ પણ ચરણ વિકાસ ગળવું છે એમ આવી વાત કાંઈ જ નથી જાય છે જે આત્મજ્ઞાન આજે આધારિત નથી તે આત્મજ્ઞાન ખુલ્લું કરી છે જો એને સમજાય પડે તો જાય તો નીકળી જાય એ હા અને સાધુજી મારે મા સભી